છે એ ખરી નથી એમ કે છે લોકો તો ખરી ગીતા ક્યાં છે ખરી ગીતા કેટલાક લોકોને ખરી લાગે છે કેટલાક લોકોને ખરી લાગે છે ને કેટલાક લોકોને ખરી લાગતી નથી તે એનાથી આગળ ગયેલા લોકોને ખોટી બરોબર ના લાગે એના સુધી આવ્યા હોય તે લોકોને બરોબર લાગે એ પ્રમાણ એ ગીતા સારું પ્રમાણ પ્રમાણ સારું પણ તે સંપૂર્ણ સમજાયેલી સમજાયેલી નથી એને જે ગુજરાતી કર્યા કે હિન્દી કર્યા કે મરાઠી કર્યા એ બધું સાચું સમજાય ભરતી બાબત સાચું સમજાય નથી સાચી સમજાવવાની વાત છે અર્થ બરોબર સમજાય નથી પોતપોતાના પોતપોતાની રીતે મૂકેલા છે ગીતા એક સરસ પુસ્તક છે એવી કોઈ છે કે જ્યાં બધી સારી રીતે બતાવી એવી કોઈ છે કે જેમાં બધું સાચું સમજાયું હોય ના એવી તો ના હોય તો ચાર વેદ મોટા મોટા ચાર વેદ ભણી રહે એટલે નોટ ટેસ્ટેડ ગાર એવી બોલે છે is not there this is not there this is not there વેદે શબ્દ એટલે શબ્દો સાચીમાં સમજાય છે કેમ છે શબ્દો સાચીમાં સમજાય છે કેમ સાચીમાં નિષ્ફળતમ છે અને શબ્દો નિષ્ફળ આપણે શું શું જાણવું છે પૂછો નથી આ બાજુથી ગમે તે જાણવું હોય એમાં જો સાંખ્યયોગ બતાવેલા છે એમાં કહે છે સાંખ્ય યોગ બતાવેલો છે સાંખ્ય યોગ એમાં સિંગળા અક્ષિયાનો એમાં વધારે સમજવું છે સાંખ્ય યોગ વિજ્ઞાન તું યાદને ઓ ભેગું થાય એટલે પાણીમાં નીકળની જરૂર ખરી વિજ્ઞાન ને અમે લોકો ભગવાન કહે છે વિજ્ઞાન ને અમે લોકો ભગવાન કહીએ છીએ વિજ્ઞાન ને તો ભગવાન નથી વિજ્ઞાન ભગવાન કહે છે જો તમે વિજ્ઞાનને જ ભગવાન એ વિજ્ઞાન ને ભગવાન વિજ્ઞાન છે તો વિજ્ઞાન વિજ્ઞાન છે આ વિજ્ઞાનથી શું દ્વારા ભગવાન ક્યાં રહેશે આપણે લાગે છે ભગવાન રહેશે એવું લાગે છે ભગવાન બધી જગ્યાએ બધી જગ્યાએ સંધાન આપણે ત્યાં નથી પ્રાણ જગત પૂછે સંદાસ ક્યાં કરશો એમ આપણે હા લેબોરેટરી ક્યાં જશો જો ભગવાન બધે જ છે તો ક્યાં જશો તમે ક્યાં જ્યાં ભગવાન છે ત્યાં જ્યાં ભગવાન છે ત્યાં એમાં શું વાંધો છે જ્યાં ભગવાન છે ત્યાં સંદાસ બધી જગ્યા છે આપણે ભગવાન સંદાસ ઘરમાં જે દેવો નથી કરતા તો છે ને આપણે ઘરમાં વસ્તુઓનો સંદાસ ભગવાન બધી બધી જગ્યા છે ભગવાન માણસના બધા શરીરમાં ભગવાન છે તમે માણસના બધા શરીરમાં ભગવાન છે એમ શરીરમાં હા શરીરમાં શરીરમાં છે God is in every creature, whether visible or invisible, not in creation. What is not in creation? Visible invisible બધાની ક્રિએચર ક્રિએચર હા ક્રિએચર ક્રિએચરમાં નથી ક્રિએચરમાં છે ક્રિએશનમાં નથી ક્રિએચર ક્રિએચર પણ તો ક્રિએશન જ છે ને હા man made creation man made man made creation એમાં નથી એમાં નથી બધી કુદરત નેચરલ છે એમાં ભગવાન છે અને મેન ગેડમાં નથી આ ગઢમાં નથી સંદાસમાં નથી આ કોઈ ગામડામાં નથી કરતા નથી આ મારા સવાલ જ હતો સાંખ્ય યોગમાં જરા જાણવું કરવું નતો એ છે કે મારો સવાલ હતો સાંખ્ય યોગ વિશે જાણવું છે સાંખ્ય યોગ વિશે જાણવાનો મારો હા એના પછી આગળ જવા મારો એમને સમજાવવા માંગે પેલું મૂળમાં બેઝિક જાણવું પડે ને તમે ભગવાનને ક્રિએટર કહો એટલે સાંખ્ય સમજતા જ નથી સાંખ્ય સમજી તમે ભગવાનને જો ક્રિએટર માનશો puzzle itself The world is the puzzle it itself. The world is the puzzle itself. Puzzle puzzle puzzle છે વર્લ્ડ ઇઝ પઝલ પોતે જ પઝલ છે એમ નામ શું છે નામ પુણ્યવાન હોય બધા લોકો સારા હોય તો જગ ચાલે નહીં હા પાપની ભયથી જ માણસ પુણ્ય કરે ના પાપના ભયથી જ માણસ પુણ્ય કરે આપણે પણ ગુનેગારની શિક્ષા ના હોય ના ના નહીં હોય હે હોવું જોઈએ ચાલે બધા જ માણસ પુણ્યવાન હોય બધા જ તમે બેસની જગ્યા ખાવા મળે બધા હોય તો માણસ એટલે પોતે જ જવાબદાર છે ભગવાનનો માર્ગ ગાડ્યો નથી બહુ એન્ડ સો રિસ્પોન્સિબલ તમે જે વખત સંસાર કરો છો એ વખતની આ આર્ગ્યુમેન્ટ બરાબર છે કે ભરઘોલ તમે છે પણ પરમાર્થની જે વાત કહો જે વખત તમે વાત કરો છો તે વખત ભગવાનની જ તમે અને ભગવાન પ્રેરક હોય તો આ દુનિયામાં બધા દુઃખી ના હોય એટલે આ એ છે ભગવાને સુખ અને દુઃખ કરેલા છે બગર દુઃખથી સુખ સમજે નહીં માણસ બગર દુઃખથી સુખ સમજે નહીં ભગવાને સુખ અને દુઃખ બંને કરેલા છે વગર દુઃખથી સુખ માણસ સમજે જ નહીં આ બાવીસના શું કહો છો સિક્કો સિક્કો સિક્કો આ સિક્કોના બે બાજુ છે અગર તમે સુખ લેવું હોય તો દુઃખ પણ લેવું તેને સાથે જો છે જે વખત સુખ ખતમ થઈ જાય તે વખત દુઃખ ચાલુ ભગવાન દુઃખ કે છે સુખ અને દુઃખ એ ભગવાનને જ બનાવેલા છે હું હું સનાતન સુખમાં રહું છું તું સનાતન સુખ માટે મારી પાસે આ છે સુખ દુઃખ ના હોય છે કે આ તો કલ્પિત છે વસ્તુ આ સાચી માણસે કલ્પિત કરેલી છે માણસ આ સાચી વસ્તુ નથી કલ્પિત કલ્પિત વસ્તુ પણ એ થવું જોઈએ સાચું સનાતન સુખ છે અમે કહો કે દુનિયામાં દુઃખ જ નહીં હોય એમ ક્યાં કે દાખલા તરીકે ભગવાને બનાવેલું નથી અને અમે કઈથી ભગવાને બનાવેલું છે એમ વાંધો નહીં તમે જે કહો તમે માનો અમે કરેક્ટ વાત કહીએ છીએ તો ભગવાને નવ લૌકિક વાત છે અને વાસ્તવિકમાં એવું નથી તમારી વાત ખરી છે લૌકિકથી અને માનવાની વાત છે જે જેવો પ્રમાણે તમે તમારી બિલીફ હોય એ પ્રમાણે કે જે માનવાની વાત છે જેવી તમારી બિલીફ હોય એ પ્રમાણે હા બિલીફ અધૂરી શું કામની અધૂરી પેલી શું કામ અધૂરી કે છે પૂરી પેલી જ છે અધૂરી નથી કોઈ છે એ ભગવાનની બનાવેલી ને નથી બનાવેલી પ્રૂફ થઈ શકે એમ છે બનાવેલી છે પ્રૂફ થાય એવી નથી બનાવેલી નથી બતાવો કેવી પ્રૂફ છે તો કે બતાવો કેવી પ્રૂફ છે નથી બનાવેલી એનામાં કર્તવ્ય શક્તિ જ નથી કેવી રીતે કહો છો તમે કેવી રીતે કહો છો એમ ગેરંટી કહો છો ગેરંટી મને બહુ પણ કહું ગેરંટી કર્તવ્ય કર્તવ્ય શક્તિ હોય તો તો એને બંધન થાય તો ભલે થાય થવું દે ભલે થાય કે ભલે થાય <laughs> તમારે કર્તવ્ય શક્તિ નથી મારામાં કર્તવ્ય શક્તિ નથી હોત ભલે નહીં હોત એ બસ તમે જો એક વખત કહો છો કે ભગવાન ભણાવેલા જ નથી એટલે ભગવાન જ નથી ભગવાન નથી નથી કીધું હા જો બાજુ તમે નીકળશે તમે જ્યારે રિસ્પોન્સિબિલિટી ક્રિએચર ઉપર નાખો છો માણસ ઉપર નાખો છો ત્યારે ઓટોમેટિકલી ભગવાન ઉપર આવી ગઈ કારણ કે ભગવાન છે અંદર ભગવાન અંદર જ છે તો એની ઉપર આવી ગઈ હા પણ તે તે કંઈ કરતો નથી એ સાંખ્યના આધારે કંઈ પણ કરતો નથી સાંખ્યના આધારે કંઈ કરતો નથી તો શુદ્ધ જ છે આ અહંકાર કરે છે બધું અહંકાર જે બેટ છે અહંકાર એ કરે છે ભગવાન કઈ બેટ નથી સાંખ્યા ના આધારે આત્મા શુદ્ધ જ છે એ જ કહો તમે કે નિર્ગુણ આત્મા જો નિર્ગુણ પરમેશ્વર તમે જો કહો તે વખતે બધા કાંઈ કરતા નથી સગુણ થઈ જાય તે વખતે એ કહે છે નિર્ગુણ જ્યારે આત્મા થઈ જાય ત્યારે કંઈ કરતા નથી પણ જ્યારે સગુણ થાય ત્યારે બધું કરે છે આત્મા નિર્ગુણ હતો જ બધા ક્રિએશન ત્રિગુણાત્મક છે આત્મા નિર્ગુણ હતો જ જે વખત કાંઈ પણ નહીં કરે ત્રિગુણાત્મક પૃથ્વી છે બધી બધા ક્રિએશન છે એમાં ત્રિગુણ છે નિર્ગુણાત્મા એટલે શું સગુણ આ દુનિયા ત્રિગુણાત્મક છે હા ત્રિગુણાત્મક છે જે વખત બધા ત્રણ ગુણ ઇક્વિલિબ્રિયમને આવી જાય તે વખત નિર્ગુણ કહેવાય કહે છે બધા ગુણો જ્યારે એક સમાન થઈ જાય ત્યારે નિર્ગુણ કહેવાય ત્યારે નિર્ગુણ કહેવાય અને આ જે વખત નિર્ગુણ થાય કમ્પ્લીટ આ એક પથ્થરમાં પથ્થરમાં પણ ગુણ હોય છે તો ભગવાન નિર્ગુણ કહેવાય પથ્થરમાં પણ ગુણ હોય છે માટીમાં ગુણ હોય દરેક વસ્તુ ગુણ હોય છે ભગવાન નિર્ગુણ કહેવાય નિર્ગુણ ભગવાન જે વખત સગુણ થઈ ગયા એના ત્રિગુણ ઇક્વિલિબ્રિયમ એની તૂટી ગઈ એ વખત બધી ક્રિએશન થઈ એટલે જ્યારે આ ત્રણ ત્રિગુણાત્મકમાંથી બેલેન્સ તૂટી ગયું ત્યારે એ સગુણ થઈ ગયા અને સગુણ થયા એટલે આ આખો દુનિયાનો વ્યવહાર દુનિયા ચાલુ થઈ તો તમે સગુણ જ રહે પછી નિર્ગુણ થાય જ નહીં નિર્ગુણ થવા માટે જ બધાને ગીતા કરેલી છે એ કહે છે તમે એટલે બધા એટલે ગીતા અને સાંખ્ય કહે છે કે આ તમારામાં જે ત્રણ ગુણો છે એને તમે સરખા બનાવો બેલેન્સમાં લાવો સાંખ્ય યુગ તો એમ જ કે છે કે આત્મા શુદ્ધ જ છે આજે શુદ્ધ એટલે નિર્ગુણ કમ્પ્લીટ બિલકુલ ફરક નહીં શુદ્ધ એટલે નિર્ગુણ નહીં પોતાના સ્વતંત્ર ગુણ પાર વગર નથી એ વખત એ ગુણ વધી થઈ ગયા પ્રકૃતિના ગુણથી નિર્ગુણ છે પ્રકૃતિનો ગુણ એક કોઈ નથી એમાં નિર્ગુણ જે વખત ઇક્વિલિબ્રિયમ એના ખતમ થઈ ગયા તે વખત પ્રકૃતિ આવી ગઈ એ કહે છે કે એ નિર્ગુણ હતો અને જ્યારે અનબેલેન્સ થઈ ગયો બેલેન્સમાંથી તૂટી ગયો એટલે પ્રકૃતિ આવી ગઈ બેલેન્સ કરી દે એવો વાત નહીં ભગવાન ભગવાન બેલેન્સ સુધી જાય એવો માણસ ભગવાનમાંથી બાર નરેન્દ્ર છે હતા એમાંથી ત્રીન તીન તીન ગોળ જેવો ઇમ્બેલેન્સ થઈ ગયા દાદા શું કહે છે કે ભગવાન એવો છે કે અનબેલેન્સ થઈ જાય ભગવાન જો ત્રિગુણ ત્રિગુણ ભગવાન નથી સાહેબ ક્રિયા સ્વીકાર જ નથી કરતો વેદાંત સ્વીકાર નહીં કરતો સાહેબ આ ફક્ત એકાંતિક એટલે આ સંપ્રદાય એ લોકો ભગવાનને ક્રિએટર કહે છે પછી બીજા કોઈ કારણ કે ભગવાન ક્રિએટર નથી કહેતો ગીતા વિશે કીધું કે માણસો સમજ્યા નથી સમજે હું એ પોતપોતાની સમજણ પ્રમાણે લખું છું મારે જો સમજે તો ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું પર ધર્મ ભયાવહ પર ધર્મ ભયાવહ પર ધર્મ પર ધર્મ ભયાવહ તમે પરધર્મમાં છો કે સ્વધર્મમાં છો સ્વધર્મ સ્વધર્મમાં પહેલી બારી તમે ધર્મની વ્યાખ્યા બતાવો ચલો આપને પૂછે છે કે ધર્મની વ્યાખ્યા બતાવો શું ધર્મની વ્યાખ્યા આપની ધર્મની વ્યાખ્યા શું છે એમ આપની ધર્મ એટલે શું વાપરી શકો છો તમે વાપરી શકો છો તમે સાંભળો છો તમે સાંભળો છો તમે સાંભળી શકો છો જોઈ શકો છો જોઈ શકો છો હા અચ્છા હા ઇન્દ્રિયા સાત ચાખી શકો છો હા સ્વાદ લઈ શકો સ્વાદ ચાખી સાંભળે છે તમે સાંભળો છો કાન સાંભળે છે કોણ સાંભળે છે કે તમે સાંભળો છો કાન સાંભળે છે કે તમે સાંભળો છો એ સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે આપણે કોણ સાંભળે છે કે તમે સાંભળો છો કાન સાંભળે છે ધર્મ કોનો કોનો છે તમારો ધર્મ કાન સાંભળે કાનનો ધર્મ છે કે તમારો ધર્મ છે સાંભળો મારો ધર્મ છે કે છે મારો ધર્મ છે તો બેરો હોય તો સમજી શકે નહીં બેરો હોય તો સમજી કેમ તો તમારું જે કર્મ છે તો બેરો કેમ ના સમજી શકે મારા ધર્મ બહેરા એટલે તેમાંથી ધર્મ ખલાસ થઈ ગયા કાન તો એ એને શું ઇન્સ્ટ્રુમેન્ટ છે કાન તો ખાલી એના માટે એક એક સાધન છે ના પણ કોને જ કાબળે છે બેરો માણસ થી સાંભળશે બેરા માણસ ની તે શક્તિ ચાલી ગઈ બેરા માણસ ની શક્તિ ચાલી ગઈ નહીં આગ જુએ છે જુએ છો અને પોતે અહંકાર કરે મેં જોયું કે જુએ છો વાંધો માણસ જ જોઈ શકે ભલા જોયેલા હોય આંખમાં આંખ બરાબર છે હે અમારા ધ્યાન બીજી જગ્યા હોય તો આમાંથી માણસ નીકળી જાય તો દેખાય નહીં પડે કે છે આંખ જોતી હોય અને તમારું ધ્યાન ન હોય બે ધ્યાન હો અને માણસ નીકળી જાય તો તમને ખબર બી ન પડે હા એ વાત એ વાત કરી છે પણ જુએ છે તો આ તમે આ તો એક સાધન ઠેકડે બીજું જુએ છે ઠેકડે બીજું કઈ જોઈ રહ્યું છે તો એ પ્રમાણે જો કામ તો બરાબર છે પણ ધ્યાન બીજી જગ્યા લાગેલા હોય ભગવાન શું કહેવા માંગે કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે કે કોણ સાંભળે છે તું કહું છું મેં સાંભળ્યું આઠ જુએ છે તું કહું છું મેં જોયું જીભ ચાખે છે તું કહું છું હું ચાખું છું નાક સૂંઘે છે અને કશું હું સૂંઘું છું આ બધા જે ઇન્દ્રિયોના ધર્મ તેમાં તું આરોપ કરું છું એ હું કરું છું એ એનાથી બંધન થશે એ બધા ધર્મ રહે એ આ બધા ધર્મો છે આ પછી વિચાર વિચાર મન કરે છે અને કે હું વિચારું છું પણ આપણા સવાલ હતા કે ધર્મની વ્યાખ્યા શું તમે ધર્મ ક્યાંથી કહો છો એટલે છે કે મારો સવાલ હતો કે ધર્મ એટલે શું ધર્મની વ્યાખ્યા કરવાની વાત ધર્મ બે પ્રકારનો ધર્મ એક ભૌતિક સુખનો ધર્મ અને એક સનાતન સુખનો ધર્મ ભૌતિક સુખ વાળા કલ્પિત સુખ સુખ દુઃખ હોય તે જો સુખ જોઈતું હોય તો બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું તો બીજા જીવોને દુઃખ આપો એટલામાં બધો ભૌતિક ધર્માઈ ગયો આ એક જ વાક્યમાં हमारी व्याख्या છે ધર્મ કે નીતિ ન્યાયથી ચાલવાના જગામાં એમની ધર્મની વ્યાખ્યા કહે છે એમના નીતિ ન્યાયથી ચાલવાનું સદાચાર આપવો नीति ने आगे चालવાનું સદાચાર આપવાનું સદાચાર થી ચાલવાનું અને સત્ય પરવાનું એ એમાં ચાર ઉપર બધા ધર્મ આધીષ્ઠિત છે એના એ આ ચાર ઉપર બધા ધર્મ આધીષ્ઠિત છે તમે તમે તમે નીતિ રહેશે જાણો તમે મને સમજો જો કોઈ આ નીતિ છે કે અનિતિ છે તમે सिर्फ ધ્યાન છે જે શાસ્ત્રોને કહેલા છે કે આ નીતિ આ જે શાસ્ત્રોએ કહેલા છે શાસ્ત્રો કહેલું તમને શી સમજણ પડી કૃષ્ણ ભગવાન કહે ગીતામાં આ બધા શ્લોક લખ્યા છે હજારો માણસો ને એકાદ શ્લોક એના એના સ્થુલ અર્થ ને સમજે ના સમજી શકાય એ પૂછવાના તમે આવ્યા હું આવ્યા હતા કે ભાઈ ખરી ગીતા ક્યાં છે ક્યાં જોવા મળે એ જ પૂછવા હું આવ્યો હતો કે ખરી ગીતા ક્યાં જોવા મળે ખરી ગીતા ક્યાં જોવા મળે ખરી ગીતા ગીતામાં જ લખેલી છે સમજો ને એ કે છે આ પરધર્મ બુદ્ધિનો ધર્મ એ બુદ્ધિનો ધર્મ છે તારો ધર્મ નો અહંકાર અહંકારનો ધર્મ કર્યા કરે છે ચિત્ત ચિત્તનો ધર્મ કર્યા કરે છે મન મનનો ધર્મ સેવે છે ઇન્દ્રિયો એમના સેવે ધર્મ એને તું મારા ધર્મ સેવ કહું છું એટલે તું તારો ધર્મ ચૂકી ગયો આ બધા પોતપોતાના ધર્મ છે અને તું તારા ધર્મ આવી જા નાયક સ્વભાવ થઈ જા નાતા દસતા બસ એટલું જ કહેવા માંગે બીજું કશું કહેવાય છેલ્લી ગીતા જાણવાનું જ્યાંથી સનાતન સુખ મળે સનાતન સુખ જે માત્ર સુખ હોય તે દુઃખ કોઈને પ્રિય સુખ પ્રિય નથી પણ સુખ એ એના આ ટેમ્પરરી સુખ ગમતા નથી એ પરમાનન્ટ સુખ હોય તે જ્ઞાતા દસતા થઈ ના પણ ધર્મ છે તો તું સ્વીકૃત માથે નહીં લઉં શું તો તારે છે તો આગળ શું પ્રાપ્ત થઈ કાનને ગાળ સાંભળી કાલે ગાળ સાંભળી તે તું એ એ ફોન નહીં પકડું શું તો તારે વધો નથી તું જ્ઞાતા રસ્તા રહે શું થયું છે શું આગથી પોતાની છોકરી ઉપર ઉઠાઈ જતો જોયો એટલે તું આઠ જોયો છે તું જ્ઞાતા વિસ્તારે તેના હોના ધર્મમાં છે તારું મન કુદાકુદ કરે બુદ્ધિ કુદાકુદ કરે હા એ ચીજ વાત ધર્મ છોડવાના છતાં લોક છે બધા ધર્મ છોડી વૈષ્ણવ ધર્મ તો સ્વીકાર કરે ઊંધું સમજાયું કર્મ તો ઊંધું થાય વૈષ્ણવ ધર્મ એ પર ધર્મ છે દેહના ધર્મ છે બધા દેહાધ્યાસના ધર્મ છે લાગે છે કે આ શેદાન એક સદન છે છોટાય હમજાને બિલાડ ધર્મને તારે પોતાનો ગણથી સુતાય એનો નાતા બચ્ચા પરમાન થાય સુધી ધાર મારી તો અન કોને સ્વીકાર કરો અને આપડા સુધી અવાજ આવે ત્યારે તું ધારકાર થા બીજું છે તે શું શું ખોટું કે છે ભગવાન ખોટું નથી તું પોતે જ અચ્યુત છું તું પોતે જ અવ્યય છું તું પોતે જ અવિનાશી છું મને શું કે છે તું અચ્યુત નહીં બધું શું બસ આપતવાણીમાં કહ્યું છે કે દસ લાખ વર્ષ પછી જ્ઞાની દસ લાખ વર્ષ પછી જ્ઞાની થાય તો દસ લાખ વર્ષ ક્યાંથી ગણવાના કયા વખતથી ગણવાના અને દસ લાખ વર્ષ પછી જાય આજથી શરૂ કરીએ તો દસ લાખ વર્ષ પછી થાય એમ એવું નથી થયો નથી એટલે આ દસ લાખ વર્ષમાં કોઈ થયા જ નથી કે છે આ દસ લાખ વર્ષમાં કોઈ થયા જ નથી બધા બહુ થયા છે પછી ક્રમિક એટલે એટલે શું દાદાજી કહે ક્રમિક માર્ગ એટલે step by step step by step ક્રમે ક્રમે ક્રમે ક્રમે અને અક્રમ એટલે લિફ્ટ માર્ગ દસ લાખ એક વખતે એકાદ કરું છું લિફ્ટ માર્ગ નીકળે મુક્તિ મેળવવાને મોક્ષે જવાને માટે ડાયરેક્ટ માર્ગ સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા કરતા કરતા કરતા જાઓ આમાં કંઈ તમારે કરવાનું નથી લિફ્ટમાં બેસો એટલે ઉપર મોક્ષ મળે છે એના માટે શું કરવું પડશે કરવાનું હોય તો કંઈ થાય જ નહીં તમારે કશું જો કરવાનું હોય તો ન થાય ખીચડી અઘરી છે ખીચડી બનાવી અઘરી છે મોક્ષ બહુ સારો છે ખીચડી બનાવવી અઘરી છે ખીચડી અઘરી છે આપણે એક ખીચડી તો એક સારી વસ્તુ કહીએ ને બનાવવાનું કે બહુ સહેલું છે પણ ખીચડી બનાવવાનું કમ્પેરેટિવલી અઘરી છે મોક્ષ એટલો સહેલો છે હા એથી વધારે સહેલો છે એ એ કેવી રીતે ખીચડી બનાવવામાં મહેનત પડી મહેનત મોક્ષમાં મોક્ષ સહજ કાર્યકરી કરવાથી કાં પુણ્ય થાય કાં પાપ જ્યાં કરતા ભાવ ઉડી જાય ત્યારે મોક્ષ થાય હું કરું છું એ ઉડી જાય ત્યારે જ મોક્ષ થાય હું કરનારો છું એવો કરતા ભાવ ઉડી જાય ત્યારે જ મોક્ષ થાય એટલે એ દાદા ઉધારી આપશે કેવી રીતે ખબર પડે આપણને તો પછી એ કેવી રીતે ખબર પડે કે અમને મોક્ષ મળી ગયો જનક રાજાની સ્થિતિ જેવી સ્થિતિ થાય એટલે જનક વિધેયની જેવી સ્થિતિ થાય એવી તમારી સ્થિતિ થાય તો તમને ખબર પડે કે નહીં કે મોક્ષ મળ્યો જનકની સ્થિતિ જનક વિધેયની સ્થિતિ તમને ખબર નથી એટલે એ જીવતા ત્યાં પણ જીવતા પણ એક ભાઈ દસ બાય દસ ની ચાર ફૂટ ઊંચી ટાંકી હોય એ પાણી ગરમ કરવાનું હોય લોકો નાવાના છે તે તો લાકડા સળગાવવા પડે ને કેટલી વાર સુધી સરકારે સરકારે કરવા પડે આખી ટાંકી ગરમ ના થાય ત્યાં સુધી જો અને પછી એમ ઠંડી કરવી હોય તો કેટલી મહેનત પડે થાય ને લાકડા કાઢી લેવાના એની મહેનત થઈ જાય ને એટલે કે લાકડા કાઢી લેવાના એની મહેનત ઠંડી થઈ જાય ધીરે ધીરે ઠંડી થઈ જાય એમાં કઈ કરવું ન પડે ને કરવું એક પડે કે એને ગરમી નહીં લાગવું પીધું હોય કરવું એક પડે કે એને ગરમી લાગવી ન જોઈએ કરવું એ પડે કે એને ગરમી ના લાગવી જોઈએ પાણી પાણી ટાંકીને ટાંકીને આપણે જે ગરમી આપી ને ગરમી લાગવી ન જોઈએ એમ કે ના એ આખી રાત રવાઈ ગયેલી તો હવામાં ઠંડી થઈ ગયેલી હોય આપણે કઈ મહેનત કરી ના પડે આમાં છે વિકારી ભાવ ગરમ કેવો છે વિકારી ભાવ आत्मा में से છે ત્યારે વિકારી ભાવ કરતા તે વિકારી ભાવ મહેનત કરવી પડે સ્વભાવ મહેનત આત્માનો સ્વભાવ જ મોક્ષ છે આત્મા સહજ છે સુગમ છે સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે મોક્ષ દાતા પુરુષ આવે ત્યારે પ્રાપ્ત થાય ને ત્યારે થાય મોક્ષનું દાન અપાય દુર્લભ છે એટલે એમાં મહેનત આવી ગઈ શું દુર્લભ છે એટલે પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ એટલે તે તેના માટે પેશન તો જોઈએ ને નહીં એના માટે જ્ઞાની કરવું પડે ને દુર્લભ મોક્ષ દુર્લભ પાસે જવું પડે મોક્ષદાતા પાસે જવું પડે ને હા એ ફરી કાઢવા જોઈએ એની કઈ સેવા કરવી પડે હા બીજી મહેનત તો નહીં એની સેવા કરવી પડે ના સેવા દેવા કશું કરવાની સેવા દેવા કશું એમને સેવા કરવાની હોય તે દુઃખ જ ના હોય એ તો સુખનું પરમ ધામ હોય એમની સેવા શું તમે પૂછો આપણે આપણે વાત કરી ને જનક જેવો થાય તો જનક જેવો કેવી રીતે ખબર પડે કે આ જનક જેવું છે નગરી મિથિલા નગરી મળવા મળી ત્યારે કેટલાક બાવાઓ હતા બાવાઓ નાગા બાવાઓ તે ઝૂંપડા નાખીને પડેલા એની બાજુ ઝૂંપડા ટાટિયા બાજુ પડેલા એટલે બાવાઓ સમજી ગયા કે આપણા મળી છે બધું એટલે અમે ટાટિયા વીટી દીધા અને બધું વીટી લીધું સીપીઓ બીપીઓ બધું કહી લીધું પણ લાકડા બળતા હતા બે ત્રણ તે ઓલી નાખી લઈ લીધો હે રાજા હે રાજા તમારી મચીલા નગરી જલતી હે રાજા બોલ્યા હે સંતો મિથિલા નગરી મારી બળતી નથી કે પણ તમારું શું બળતું હતું આ બધું લઈને નાખા અને મમતા ના હોય અહંકાર ના હોય એ મોક્ષ જ થયેલો હોય બિલકુલ ઇગોઇઝમ ના હોય બિલકુલ મમતા ના હોય મોક્ષ જ થયેલો ममत्व तो बुद्धि जाएगी अहंकार बुद्धि जाएगी मुक्त एक कलाक में अहंकार उनका दे देते कर दिया વિષય કર્યા કે જે અનુભવ તો એવો છે કે અહંકાર ને મમતા કાઢતા કાઢતા બહુ ખટપટ કરવી પડે અરે ખટપટ ની લાખો અવતાર થાય એ જ આશ્ચર્ય કે છે એક કલાકમાં કેવી રીતે થાય તો એક મૈદ કે જેમ હોય પણ જે જાણકાર ના રહી તે દસ મિનિટ ફરી રહ્યા હતા કે એ બધા લોકો ભટકે છે જાણકાર લેખો હા એ મુક્ત તમારી પાસે છે તમારી બુદ્ધિમાં ન જાણકાર હોવાથી ફરે છે જાણકાર હોય તો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે મોશન ને ઇમોશનની વાત કરી હતી તો બેન કહે છે જરા એ વિશે સમજાવો એમ જ કહું ત્રીસ વર્ષની ઉંમરનો છોકરો હોય ત્યારે બાપને બાપને કેટલી લાગણી હોય છોકરા પર હોય ના હોય છોકરા બાપ ઉપર લાગ્યું નહીં પણ જો બાપ સુધી કલાક સુધી ખૂબ ગાવ ભણ માર તો બાપ ઉપર ગુસ્સો આવે દુશ્મની દુશ્મની લાગણી થાય લાગણી જ નથી લાગણી તેનું નામ કહેવાય કે જ્યારે પણ જાય મારી નાખે તો આ લાગણી જ નથી આ તો બધું આસક્તિ અને સોનાની વીટી ખોવાય તો મનમાં અસર થાય અને છોકરા વેલેન્ડી કિસ્સાની વીટી ખોવાય તો તમે કહો કાંઈ નહીં એમાં એની વેલ્યુએશન વધારી છે લાગણી બધી ખોટી લાગણી લાગણી વાળા છોકરાને પ્રેમ આપતા જ નથી જે લાગણી વાળા છે કે છોકરાને કરીને કોઈને પ્રેમ આપતા જ નથી એ આસક્તિ છે એટલે લાગણી ઇમોશનલ થાય છે એ લાગણીઓ પછી ઉદ્વેગ રૂપે થઈ જાય ઉદ્વેગ ચિત્ત કહેવાય એને અસ્વસ્થ ચિત્ત કહેવાય અસ્વસ્થ ના બેભાન પણ ક્યાં હું શું કરી રહી છું લાગણી રાખી તો કાયમ માટે રાખી એ છોકરો મારી નાખે તોય પણ લાગણી ના દે પણ આ તો હા એક કલાક છોકરો બાપને ગાળો ભરીને મારે પછી બાપ કહે છે તને નિકાલ આપવાની તું જતો રહી ક્યાં ગઈ તારી આદમી થાય બધું મારા બાપની નાકડી થાય હું બીજા માણસો આસક્તિ સંસારમાં કોઈ જગ્યાએ પ્રેમ હોતો નથી પછી આસક્તિ પ્રેમ ફક્ત મારી માર્ગે હોય જે વધે નહીં ઘટે નહીં એવો પ્રેમ હોય તમે ગારો પડો તો ઘટે નહીં અને ફૂલ ચડાવજો નહીં કે છે જેને સીધી રીતે જીવન જીવવું હોય સીધી અને સરળ રીતે જીવવું હોય તો એને તો જીવન દુષ્કર થઈ જાય આ સંસારમાં જીવન દુષ્કર થઈ જાય ને જેને સીધી રીતે જીવન સીધી અને સરળ રીતે જીવન જીવવું હોય એને તો પછી આ સંસારમાં તો જીવન દુષ્કર થઈ જાય ને આ બાકી રહેવા માટી રીતે જીવવાથી મુશ્કેલ થઈ ગયું છે સીધી રીતે નિશ્ચિત ના શકે છે સીધી રીતે જીવીએ તો લોકો ગુંગળાવી મારે છે ને એ લોકોની તાકાત નથી ગુંગળાવી મારે એ કાયદેસર છે ગુંગળાવું ગુંગળા ગુંગળાવે <laughs> લોકો નામ કરનારી સાચી રીતે જીવન જીવતા એટલે સ્વતંત્ર થવાય પ્રયત્ન ભૂલ કરતા જે પરિણામ આવે એ તો આપણે પ્રયત્ન કર્યા કરવાના પરિણામના માલિક નથી પ્રયાસને કરવાનો આ લોકો પ્રયાસ કે છે આ તો લોકો મૂર્ખ બનાવે પ્રયાસમાં હોય જગ્યા તો હો જાય આપણે પ્રયત્ન કરતા કરતા પરિણામ ખોટું આવ્યું ખરાબ આવ્યું તો એ પ્રયાસ છે સારું આવ્યું તો એ ત્રાસ છે સ્વતંત્રતા લાગે છે સંસારમાં સ્વતંત્ર પણ લાગે છે સ્વતંત્રતા તો સ્વતંત્રતા તો છે જ નહીં પછી હા છે જ નહીં પછી ત્યાંના હાલ અહીંયા સ્વતંત્ર જીવન જીવવાનો ભાવ થતો નથી સ્વતંત્રતા છે જ નહીં એટલું સમજવું તો બહુ હેરી વાત ને સ્વતંત્ર છે તમને એવું લાગે પગરસ્તા કોનની પગરસ્તા નોર્થની પરિસ્થતા બૈરીની પરિસ્થતા બાર જતા પોલીસ વાળી પગરસ્તા અને ક્યારે ગાડી અથડા છે ક્યાં એટલે સમયે સમયે પરવસ્તા પરવસતા સમજાય તો સ્વતંત્ર થવાનો રસ્તો ખોલે સમજાયું ના હોય લાઈટ જોઈ પરવસતા લાગે છે લાઈટ જોઈ પરવસતા લાગે છે બધે જ પરવસતા છે ને હા બધે થેરમ આપણો નથી થિયરી આપણી છે અને થેરમ આપણું નથી એ જરા સમજાવો દર્શન થિયરમ એ થિયરીનું પરિણામ છે થિયરીનું પરિણામ શું આવે થિયરમ આવે એટલે આ થિયરી આપણી છે અને ધ્યેય આપણો નથી એટલે શું આ કર્તવ્ય ભાવમાં તારો ભાગ છે યુ આર બી પાર્ટનર અને કર્તવ્ય જે પરિણામમાં તારો ભાગ નથી પરિણામ તારા હાથમાં નથી એટલે થિયરમ તારા હાથમાં નહીં પાયાની ચીજો બહુ તું તો પછી પરિણામ આપણા હાથમાં નહીં લાઈટ થઈ જાય પછી તું શું કરું ગેસ વાળી ચીજો ખાધો ગેસ થઈ જાય એ પરિણામ આપણા હાથમાં સર્જન સર્જનમાં આપણે રીતે જ રાખીએ મન ઓફ ધી પાર્ટ વિસર્જનમાં આપણે ચૂકીશું અહીંથી જન્મથી તે મરણ સુધીનું બધું વિસર્જન છે જન્મથી જન્મ્યો ત્યાંથી એ બોર્ડ વાંચે છે કે વે ટુ સ્મશાન સ્મશાન જન્મતા જ બોર્ડ વાંચે છે વે ટુ સ્મશાન જેટલી ઉતાવળ કરવી એટલી કરજે અને જેટલા કેન્ટીનોમાં જમવું હોય તો જમજે જેટલી સ્ત્રીઓ કરવી એટલી કરજે પણ સ્મશાનનો જ રસ્તો છે આ. વે ટુ સ્મશાન મરી જ રહ્યો છે પણ આપણા લોકો એને મરણ માનતા નથી આપણા લોકો તો મરણ જ્યારે દેખાય છે એની માટે સારું લાગે છે કે આ મરી ગયા અને ક્ષણે ક્ષણે મરી ગયેલું શું એકદમ મરે નહીં ભાઈ આવડું બધું રાખવું હોય એને વેરવાની શરૂઆત કરે વેરવાની બે ટુકડા કરવા માટે તો પણ વેરે ત્યાં સુધી એ વેરાઈ ગયું બોલતા નથી બે ટુકડા જુદા પડે થાય વેરાઈ ગયું એમાં આપણી પર પ્રગતિ ચાલુ છે જન્મથી જ ચાલુ મરણની બે છૂટા પડી જાય તારે મરણ પૂરું એ વખતે દેખાણું હરણ દેખાણું એ વખતે જ મરણ આપણે સમજીએ છીએ દુનિયા કાયદેસર છે કે ગેરકાયદેસર છે દુનિયા તો કાયદેસર જ છે દુનિયા કાયદેસર જ છે તો પછી ચિંતા રજ કરવા દરેક પાસે ચિંતા ગેરકાયદેસર હોય તો ચિંતા રજ કરો every second આ જગત કુદરત એમાં રહે છે કાયદેસરમાં રેગ્યુલેશનમાં રેગ્યુલેટર જ છે નિરંતર રેગ્યુલેશન અહીં કોઈ રિસેટ પણ અન્યાય સ્ત્રીને પણ એ પછી ઉના પછી ગરીબણમાં એ રિઝલ્ટ પાછું આપે જ્યારે આમ ઢીલા થાય છે ને તારે કે તમારા સાથી ગામ આવ્યા છે તો સ્ફૂર્તિ નહીં માટે ચેતિન કરવું આપણે ના લેવું હોય તો ચેતિન સારું શું